ઠાકોરજીની પૂજા કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને ના પૂજા કરો છો તો પૂજ્ય પુરુષની કરો છો કે અપૂજ્યની હું તો ખાલી પુષ્ટિ માર્ગનો છું સેવા કરેલા ઠાકોરજી પધરાવેલ છે એમની પૂજા કરું છું હા પણ એ પૂજ્ય છે તેથી પધરાવેલ છે ને પૂજ્ય ના હોય તો તેની પૂજા ના કરવી પૂજ્ય બુદ્ધિથી પૂજ્યની પૂજા કરવી પૂજા કરવા ખાતર ના કરવી પણ પૂજ્ય બુદ્ધિથી પૂજા કરવી ઠાકોરજી ઉપર પૂજ્ય બુદ્ધિ તો છે ને ઠાકોરજી કોઈ દાડો તમારી જોડે વાતચીત કરે છે કે હજી સુધી તો લાભ નથી મળ્યો ઠાકોરજી તમારી જોડે વાત સાથી નથી કરતા મને લાગે છે કે ઠાકોરજી શરમાળ હશે કે પછી તમે શરમાળ છો મને લાગે છે કે બેમાંથી એક શરમાળ છે પૂજા કરું છું પણ ઠાકોરજીને બોલાવી નથી શકતો બોલાવી શકતા નથી ને આપણે રામચંદ્રજીને ત્યાં જયપુરમાં અને અયોધ્યામાં ગયેલા તો ત્યાં રામચંદ્રજી બોલતા હતા અમે જ્યાં નવી મૂર્તિ દેખીએ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ આ બિરલાએ જયપુરમાં ને અયોધ્યામાં મંદિરો બાંધ્યા ત્યાં અમે રામચંદ્રજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી તે બેઉ જગ્યાએ આશ્ચર્ય ઊભું થયેલું આપણા મહાત્માઓ પાંત્રીસ જણ બેઠેલા અને ત્યાંના પૂજારીને તો રામચંદ્રજી ખૂબ હસતા દેખાયા તેમણે તો મંદિર બાંધ્યું ત્યારથી રામચંદ્રજીને રિસાયેલાને રિસાયેલા જ દીઠેલા તે મંદિરે રિસાયેલું હતું ને દર્શન કરનારાએ રિસાયેલા રામચંદ્રજીની મૂર્તિ હસી તે જોઈને પૂજારી દોડતોકને અમને હાર પહેરાવી ગયો મેં પૂછ્યું કેમ તો એ ખૂબ રડવા માંડ્યો કહે કે આવા દર્શન તો કોઈ દાડો થયા જ નથી આજે તમે ખરા રામચંદ્રજીના દર્શન કરાવ્યા અમે કહ્યું આ લોકોના કલ્યાણ માટે કર્યું છે અત્યાર સુધી રામચંદ્રજી રિસાયેલા હતા તે લોકોનું શું કલ્યાણ થાય હવે રામચંદ્રજી હસતા થયા હવે કાયમ હસતા મૂકીને જઈએ છીએ તે જે જોશે તે હસતા થશે અમે પ્રતિષ્ઠા કરી આપી કોઈ દિવસ સાચી પ્રતિષ્ઠા જ નહીં થયેલી આ જે પ્રતિષ્ઠા કરે તે વાસનાવાળા લોક છે પ્રતિષ્ઠા તો આત્મજ્ઞાની એવા જ્ઞાની પુરુષ કરે તો જ તે ફળે વાસના એટલે સમજ પડીને કંઈ ને કંઈ ઈચ્છા કે દીપકભાઈ કામ લાગશે એ વાસના કહેવાય જેને આ જગતમાં કોઈ ચીજની જરૂર નથી આખા જગતનું સોનું આપે તો એ જરૂર નથી વિષયોની જરૂર નથી કીર્તિની જરૂર નથી જેને કોઈ જાતની ભીખ નથી તે નિર્વાસનિક કહેવાય એવા જ્ઞાની પુરુષ ચાહે સો કરે મૂર્તિને બોલતી કરાવે તમે મૂર્તિ જોડે વાતચીત નથી કરતા પણ તમારી જબાનની છૂટ છે ને એ ના બોલે તો આપણે બોલીએ એમાં શું થઈ ગયું ભગવાન કેમ નથી બોલતા શું મારી ઉપર વિશ્વાસ નથી આવતો એવું એમને કહીએ આ માણસને એમ કહીએ તો એ હસી નથી પડતા એમ મૂર્તિ હસી પડે એક મૂર્તિ છે કે બે એક નવડાવો ધોવડાવો છો ખરા કે હા રોજ નવડાવું છું ગરમ પાણીએ કે ટાઢે હશે કા પાણીએ એ સારું નહીં તો બહુ ટાઢે પાણીથી નવડાવો તો ટાઢવાય ને બહુ ગરમ પાણીએ દજાવાય એટલે હશેકું પાણી જોઈએ ઠાકોરજીને રોજ જમાડો છો કે રોજ અગિયારસ કરાવો છો અગિયારસ તો હું પણ નથી કરતો તમે નથી કરતા તેનો વાંધો નથી પણ ઠાકોરજીને જમાડો છો ને હા કેટલા વાગે જમાડો છો સવારે આઠ વાગે જમાડીને પોઢાડીને પછી પ્રસાદ લઈને ઓફિસે જાઉં છું પછી બપોરે જમો છો ભૂખ લાગે ત્યારે ગમે ત્યાં ખાઈ લઉં છું હા પણ તે ઘડીએ ઠાકોરજીને ભૂખ લાગી તેની તપાસ કરી એ શી રીતે કરું એ પછી રડ્યા કરે બિચારા ભૂખ લાગે તો શું કરે એટલે તમે મારું કહેલું એક કરશો કરશો કે નહીં કરો જરૂર કરીશ દાદા તો તમે જ્યારે ખાઓ ને તો તે વખતે ઠાકોરજીને યાદ કરી અર્પણ કરીને તમે જમી લો પછી હું ખાઉં તમને ભૂખ લાગી હશે એમ કહીને પછી ખાજો એવું કરશો આવું થાય તો હા પાડજો ને ના થાય તો ના કહેજો પણ સાહેબ હું ઠાકોરજીને પોઢાડીને આવું છું ને ના પોઢાડી દો પણ ભૂખ્યા રહે ને તેથી એ બોલે નહીં ને એ કેટલી વખત સૂઈ રહે પછી એટલે બેઠા થાય ને સૂઈ જાય બેઠા થાય ને સૂઈ જાય તમે એવો ખોરાક નથી ખાતા ને કે જે એમને ચાલે નહીં હિન્દુનો સાત્વિક ખોરાક હોય છે ને મુસ્લિમનો તામસી ખોરાક હોય તો આપણે ના જમાડવું પણ હિન્દુ સાત્વિક ખોરાક હોય તો આપણે તેમને કહીએ કે લો જમી લો ઠાકોરજી એટલું થાય એવું છે તમારાથી તો કોક દાડો ઠાકોરજી તમારી સાથે બોલશે એ ખુશ થઈ જશે તે દાડે બોલશે ના કેમ બોલે અરે આ ભીંતો પણ બોલે બધું બોલે એવું છે આ જગતમાં ભગવાનને રોજ નવડાવીએ ધોવડાવીએ હશેકા પાણીથી નવડાવીએ તો શું કાયમ અબોલા જ રહેવાના કોઈ માણસ પહેણવા ગયો હોય ને બાઈ લઈને આવે તે અબોલા લે તો પછી શો ફાયદો બોલે જ નહીં એને શું કરે એટલે ભગવાને બોલે આપણો ભાવ હોય તો બોલે આ પૂજા કરો છો એ તમારા ઘરના સારા સંસ્કાર કહેવાય હું બહારગામ જાઉં તો ભગવાનને જોડે જ લઈ જાઉં છું ભગવાન વગર તો કોઈ ક્રિયા જ ના કરવી ખરી રીતે તો ઠાકોરજી આ મુસ્લિમનો ખોરાક લેવાની ના પાડે પણ હવે શું કરે બહુ તો આ બોલા લે તો બોલવાનું બંધ કરી દે નહીં તો વૈષ્ણવજનને તો બહાર અડાય નહીં પાણી ના પીવાય કેવું સરસ ચુસ્ત વૈષ્ણવ કહેવાય મૂર્તિને નવડાવે છે ધોવડાવે છે એ ચુસ્ત વૈષ્ણવ કહેવાય પણ શું કરે અત્યારે સંયોગોના હિસાબે કોઈને ઠપકો આપવા જેવી વસ્તુ નથી સંજોગો પ્રમાણે હોય છે ને તેથી એ મૂર્તિ નથી બોલતી નહીં તો મૂર્તિ બોલે જો બધી રીતે એના કાયદા પાળે ને તો કેમ ના બોલે પિત્તળની મૂર્તિ છે કે સોનાની ચાંદીની અત્યારે તો સોનાની મૂર્તિ હોય તો છોકરાઓ બહાર જઈને વેચી આવે તમને મારી વાત ગમે છે ને હા દાદા બહુ ગમે છે હવે જો બહાર જમશો ને ત્યારે પણ ઠાકોરજીને જમાડીને જમજો તેથી તમારી જવાબદારી જતી રહેશે